શું છે ત્યાંથી બીજાની જરૂર પડી આવી જિજ્ઞાસા આપડે જરી કામ નીકળે એ આપણું દુકાન આપડે દુકાનો દુકાનો ફરીને લાવે અમારાથી બોગડું બોલાય નહીં કે આ નથી એવું હોય ને નથી એવું બોલાય નહીં નથી અને છે ના બોલાય એમાં જ બોલાય એટલે એના કરતા અમે મૌન રાખીએ ભાઈ તમારે મેં તો કહી લો તો અમારાથી બોલાય નહીં અમને અમુક કાયદા નરે છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નડે છે કે અમારાથી બોલાય નહીં બીજા બધા બોલે પણ જવાબદારી ચાલશે એ ક્યારે હા પછી શું વાત કરી તારીખ પચીસ આઠ ત્યાસી મહાત્મા રસિકભાઈ કાંતિભાઈ ચેટર્જીભાઈ જે છે ને નામ જે વાત કરતા હતા ને તે વખતે આપણે પૂછ્યું કે ઉષાબેન ને આ નામ ને આ ને ને તો એ કે છે મને તરત એ કે છે કે મને આઈ ગોટ ઇટ એટલે મને ખબર પડી ગઈ કે આ દાદા શું કેવા માંગે છે તે હા આઈ ને માય પછી આગળ વાત થઈ તારે મેં પહેલા કીધું મેં કહું રામકૃષ્ણ પરમહંસ જે God has created this world. वो इसने अकेला ने बनाया दूसरा कोई थे इसका helper he alone has created or anybody in association with the help of somebody whatever means whatever is, is god has done it is all interlinked you know it is from शून्य शून्य से मतलब जीरो से शुरू होता है मतलब जीरो से कुछ भी फिगर ऐड करेंगे तो फिर ऐड होता जाएगा अगर जीरो के आगे पीछे कुछ भी नहीं ऐड करेंगे तो तो वहीं के वहीं रहेगा तो it is necessary that whatever we add from zero mean zero one zero two zero three इस तरह से फिगर बढ़ते रहेगा it is never that thing is done alone એનો બિગિનિંગ નથી અને એનો એન્ડ નથી તો અત્યારે છે કેવી રીતે कैसा है वो इफ इट इज છે જ એને છે જ સનાતન જે છે સનાતન answer nothing, no. I'm telling if there is no end, if there is no start. Ah. But it is there. It is there. But we cannot question why it is there. Ah, yes. You're right. By nature it is. Ah, by nature it is. ये है उसकी बिगिनिंग हुआ है उसका एंड आएगा मतलब जो सनातन है जो सनातन चीज इटरनल है इसकी बिगिनिंग भी नहीं होती उसका एंड भी नहीं तो है और अभी अभी होता है नहीं आत्मा में वो रहता है नहीं. और बिगिनिंग भी नहीं होता Ramkrishna है Brahman says कि uh, this- a boy like me also asked the same question. No? कि you- as you said, there is no end, there is no uh, start. Huh? It is. So he said just like me कि uh, no, uh, there is there is something. Huh? So that boy is uh, is asking कि, what is that thing? Then he says कि you have to believe. You don't ask. નથી हाँ भी You रहता है सब सब पजले है प्रश्न पूछने का रहता है सब बहुत प्रश्न पूछने का है the world is puzzle itself अच्छा So, but there is any solution? No. God has not puzzled this world at all. Only scientific, circumstantial evidence Uh, દાદા આપ જે ને કે world is a puzzle it તો પછી ઇઝ એની સોલ્યુશન એનો એ આ પઝલ ને સોલ્વ કરવા માટેનો કોઈ સોલ્યુશન છે હા સોલ્યુશન વિના પઝલ હોતા નહીં સોલ્યુશન પહેલા હોતા હે yeah. हाँ, क्या solution? कंप्लीट सॉल्यूशन સોલ્યુશન શું છે The world is the puzzle itself. There are two viewpoints to solve the puzzle. One relative viewpoint, one real viewpoint. I see. फिर पजल सॉल्व हो गया बात कोई झगड़ा नहीं कोई मार मारे तो भी तुमको कुछ होने वाला नहीं There is two means relative. तुम्हारा ऊपरी भी कोई नहीं गॉड भी ऊपरी नहीं So what is relative and what is real? What is relative viewpoint and what is real viewpoint वो जो जो विनाशी है वो रिलेटिव है और चीज अच्छा. टेम्पररी एडजस्टमेंट रिलेटिव अच्छा and permanent એ real है સનાતન imperishable. imperishable which are the, for example what Yes. is the, what is the example of uh, આ perishable and, uh, ઇમ્પેરિશેબલ જે આપણે કીધું કે જે સનાતન જે છે એ સનાતન કેટલી વસ્તુઓ છે હા એ સનાતન દાખલા તરીકે સનાતન શું इटरनल वो Yeah. आत- वो आत्मा है आत्मा is the वो आत्मा permanent. इटरनल है चेतन है चेतन भी इटरनल है जड़ भी इटरनल है अच्छा अच्छा जड़ जो परमाणु रहता है अणु अणु। अणु परमाणु से बनाया है हाँ, बॉडी हाँ, हाँ, हाँ, तो वो भी इटरनल है अच्छा अच्छा Perishable. હવે રિલેટિવ નું દાદા રિલેટિવ Relative. પેરેસિવ નું અચ્છા होता है ये सब रिलेटिव है विनाशी तो वो हाँ हाँ सपोज uh, uh, क्या करता है इधर इधर क्या two viewpoint two puzzle one relative viewpoint real one real viewpoint नहीं सपोज uh, हाँ, क्या नाम आपका है भूदेव भूदेव भूदेव भूदेव भूदेव भूदेव हाँ Bhudev is it correct You are Bhudev Not, not so. ના what is correct what is correct It's very difficult to answer. એ જવાબ આપવો બહુ મુશ્કેલ છે It's not of my caliber. I can't answer. મારી પોતાની એ જવાબ આપવાની શક્તિ નથી हो અત્યારે सेल्फ ने रियलाइज नहीं किया है Uh, time when time comes. आप when I- भूदेव सेल्फ है कि सेल्फ दूसरा है Self, uh, સેલ્ફ ભૂદેવ સેલ્ફ है कि दूसरा कुछ सेल्फ है I think, uh, Bhudev is your name पर हाँ। भूदेव वो जो अपनी सेल्फ है कि सेल्फ कोई दूसरी चीज है self means mine, me. Me me Bhudev is the name of self हाँ. Bhudev is other, other meaning is other, other thing. No? No not thing who are you who is who is I એ ભૂદેવ ને સેલ્ફ કે છે भूदेव ने હા Bhudev is the name of self Your self the name. Name of the આત્માસ I am I am one of the हो One of the At- Atmas. One of the One of the correct Atmas. नहीं, there are one, one, one thing you know, in this world, suppose lot of human beings, they put their तो अभी कोई अपमान करता है तो तो पूरे हो जाता है फिर आत्मा कैसा आत्मा हम अपमान को मानते ही नहीं ना फिर अपमान करे तो भूदेव नहीं होना चाहिए आत्मा ही रहना चाहिए हाँ हम नहीं मानते अपमान क- किसको तो फिर करेगा तो जो- पूरे हो जाता है नहीं जिसमें हमको हम नहीं हमको अपमान किया suppose I am proud no then I will become Bhudev મને જો અહંકાર હશે તો હું ભૂદેવ થઈશ हाँ અહંકાર જો હશે તો હું ભૂદેવ થઈશ हाँ जिसको हम समझ में आ जाता है कि हाँ। मैं कुछ नहीं हूँ I am nothing then there is nothing there is no insult who am I यार सेल्फ इज विदाउट इगोइज्म हाँ अपनी जो सेल्फ है वो विदाउट इगोइज्म है Self egoism nahi hai, Buddha egoism. Or Buddha with egoism. But whenever I, I go for any destination, I am proud that I, I, I'll achieve, achieve that. That is, I, I am egoist also. Toward my destination, yes. I am egoist. મારામાં એ અહંકાર છે મારામાં એ અહંકાર છે કે કોઈ પણ વસ્તુ કરવાનો જયારે હું નિશ્ચય કરું છું અમુક વસ્તુ ધ્યેય પ્રાપ્ત કરવા માટે ત્યારે એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે જે હું એ કરું છું તેને માટે મને ઈગો છે એટલે એ મારો એ અહંકાર છે એ તે वो इतना ईगो है ज्यादा कोई ईगो नहीं नहीं, हाँ? नहीं। कोई गाली देवे तो हरकत नहीं नहीं नहीं हम बोलेंगे वो नादान है या गाली देवे तो ये हरकत नहीं ना नहीं। એ નાદાન છે એમ કે છે એ કે છે કે ગાડી આપનારો માણસ નાદાન છે એમ હું સમજુ हाँ वो नादान है तो अपने खुद वो समझा नहीं वो हाँ, बोल बस। दिया होगा ठीक है बच्चा है। कोई ढोल लगावे तो भी कोई हरकत नहीं કોઈ ઢોલ લગાવે તો नहीं मारेगा ना मारेगा क्यों कुछ गलती करेंगे तभी ना मारेगा મારશે શા માટે કારણ વગર તો નહીં મારે ગલતી કરી હશે તો મારશે है કઈ ગલતી કરી હશે તો મારશે ને और गधा काट लेना रे, काट लेता थे कितना कातुर जब अपने गधा कापे और जेब तो में वो उसका निकाल- किस्मत का है वो। उसकी किस्मत क्या है कि उसकी आपका उसकी किस्मत का है ગજવું જે કાપીને લઈ જશે તે એની કિસ્મત નું છે that is his uh, हाँ। work, you know, that is his effort. तो आपकी किस्मत में क्या है कुछ नहीं आपकी किस्मत में क्या खोने का है? है ना खोने का ખોને કા खोने का ખોને કા I have to lose ना મારે ગુમાવવાનું હતું એ મારા નસીબમાં હતું ऐसा હા. इस कौन कौन इसका हिसाब कौन रखता है ऊपर वाला એ तो कोई नहीं तो हम उठा के आए हैं। ઉપર વાળા એ खाली आकाश है आकाश है कोई जगह नहीं फिर फॉरन का साइंटिस्ट पूछता था कि गॉड है ही नहीं तो मैंने बोल दिया गॉड है तो फिर वो गॉड नहीं है ना हम तो कोई भी अगर पूछता गॉड नहीं है तो ये लाइफ जो हम लोग बोलते हैं ना कि हम इसमें ये डालेंगे टेस्ट ट्यूब बेबी डालेंगे ये करेंगे वो करेंगे तो फिर वो आत्मा आता कहाँ से अगर गॉड नहीं है तो कुछ नहीं है। वो अभी तक ना साइंटिस्ट प्रूव करे ना हम लोग हम लोग रिलीजियस पीपल ने प्रूव करे ना कोई ऐसा कोई भी नहीं प्रूव कर पाए वो जो है ना जो जान निकल जाती है और जान आती है वो कौन करता है कोई नहीं करता શું કહે છે એ કે છે કે આ શરીરમાંથી જીવ નીકળી જાય છે અને નવો જીવ આવે છે બીજા શરીરમાં એ કોણ કરે છે જો ભગવાન નથી તો પછી આ માણસ મરી જાય છે તે વખતે એનો જે જીવ નીકળી જાય છે તે અને જન્મે છે તે વખતે જે જીવ આવે છે તે એ કોણ કરે છે ભગવાન જો નથી તો two H O H2O, water. Two H O क्या होता है इसका two H two water Water. hydrogen two molecules हाँ. of hydrogen one molecule of oxygen हाँ. water બરાબર उससे क्या होता है બીજું તો हाँ? क्या बने होता है पानी बनता है पानी પાણી પાણી કોણ બનાતા હે એ તારા ચક્કર છે આ કોણ બનાવે છે એ ચક્કર છે નહીં ટુ એર કન્ફ્યુઝન છે ઉપર ઉપર હે ક્લાઉડ ને ક્લાઉડ ને two air O No, what the, it is fun, no, that, that is scientifically is different thing, you know. It is not scientific, but... Scientifically is different thing. see H2O there are some carbons there is some hydrogen then ये the carbon hydro I mean carbohydrate बनती है उससे उससे मिलता है फिर उसके बाद वो उसका ये सोल्यूशन बनता है फिर उसके बाद कुछ हीट आता है तो उससे एवापोरेशन होता है एवापोरेशन होता है तो ऊपर H2O चला जाता है फिर उसके बाद नीचे आता है वो तो that is proof that that is what you call perishable thing that is that is what perishable thing you are talking this is આ બધી વિનાશી ચીજોમાં વૈજ્ઞાનિકોએ એવી શોધ કરી છે કે બે એસટુઓ થાય પાણી થાય આ બધી રૂપાંતર થનારી ચીજો છે એને ને એનું સોલ્યુશન જે આ જીવ શું છે એનું સોલ્યુશન સાયન્ટિસ્ટ બી નથી લાયા કે વૈજ્ઞાનિક બી નથી લાયા इसमें लेकर की जरूर नहीं है इसमें सरकमस्टेंशियल एविडेंस है बनता है ऐसा साइंटिफिक सर्कमस्टेंशियल एविडेंस है टू तो एच तो हो और थोड़ा वातावरण हो गया जब मिल गया चिकित्सा है इसमें कोई कुछ करने की वर्ल्ड वर्ल्ड इज विज्ञान है विज्ञान से हुआ है वर्ल्ड भगवान ने इसमें कुछ नहीं किया है भगवान मजदूर नहीं है वो मजदूर नहीं है मजदूर नहीं करता है नहीं वो तो इंस्ट्रक्ट करता है ભગવાન તો ઇન્સ્ટ્રક્ટ કરતા है हम्म? ભગવાન તો ઇન્સ્ટ્રક્શન આપે છે नहीं इंस्ट्रक्शन भी नहीं देता चलो कोई इससे उसका बहुत बगादार है इसे इंस्ट्रक्शन देता है इसका भगवान ऐसा धंधा नहीं करता सपोज सपोज भगवान की चीज भी नहीं है वो क्या करेगा ભગવાન તો બોલ નહીં सकता नहीं He is not an instructor. No no आपके साथ कौन बोलता है हम दोनों बोल रहे हैं हाँ, आपके साथ कौन આપણી बोलता है? સાથ કોણ બોલતા दो आत्मा बोल रही है। अब कौन सा आत्मा हुआ हम लोग को नहीं मालूम पर हम लोग कहाँ से आए जो आत्मा बोल रही है कब आए क्यों मिले आत्मा नहीं बोलता है आत्मा तो बोलने की ना इसका गुण ही नहीं है आत्मा हाँ। क्रियवान कर, कर सकता नहीं अक्रिय है अक्रिय है और ये भी बोलता है हम जाएगा ना तो ये भी बोलेगा हम आ जाएगा पर ये तो हमारे हाथ में है कि हम इसको कभी स्विच बंद कर देंगे तो बंद हो जाएगा इसको करेंगे कर देंगे પણ એ તો અમારા હાથમાં છે એને સ્વિચ જયારે અમે લગાડીશું ત્યારે બોલશે અને બંધ કરીશું ત્યારે हाँ ऐसा ही है ओरिजिनल टेप रेकॉर्ड बोलते ही आपके साथ वो वक्ता है आप श्रोता है मैं ज्ञाता दस्ता हूँ मैं ज्ञाता दस्ता हूँ वो वक्ता है ओरिजिनल टेप रेकॉर्ड अब वक्ता श्रोता है हाँ ऐसा ओरिजिनल टेप रेकॉर्ड ये है इससे ये ये इससे ये- वो कौन बोलवाता है ઓ ઓરિજિનલ ટેપમાં ક્યાંથી આવ્યું वो कौन कौन बोल कौन बोलता है ઓરિજિનલ ટેપમાંથી કોણ બોલે છે वो टेप रे टेप ही बोल रही है है कौन है એ કોણ છે tape record AC AC tape record અંદર નથી. No, that is that is material, no? આ તો મટીરિયલ છે वो मटेरियल है ऐसी मटेरियल है दूसरा और सूक्ष्म मटेरियल है वो स्थूल है ऐसा सूक्ष्म है वो भी मटेरियल है ये मैक्रो है वो माइक्रो है वो ब्लीडिंग वो विचार करके करता है कैसे ही कोर्ट के सवाल है मैं तो अभी बहुत जूनियर हूँ वो आर्ग्यूमेंट जब करते हैं उसके बारे में बात करनी रही है तो हाँ, हाँ। नहीं कैसे बोल रही है नहीं नहीं मैम हमेशा कोई सब सबकी अंदर टैप रिकॉर्ड है आपने ऐसा भाव किया है अच्छा अच्छा वो कुत्ता के अंदर भी तय करे गड्ढे के अंदर भी तय करे वैज्ञानिक नहीं पर ये तो जैसा सर्कमस्टेंस एविडेंस है सर्कमस्टेंस सर्कमस्टेंस आता है तो तभी वो तभी वो कुछ करता है ना बिना वो पहले બધા સંજોગો ભેગા થાય છે સરકમસ્ટન્સ ભેગા થાય છે ત્યારે થાય છે ને हाँ हाँ वही मैं बोल रहा हूँ कि तभी तो वो करेगा, साइंटिफिक सर्कमस्टेंशियल एविडेंस तो- हाँ वही बोल रहा हूँ। साइंटिफिक सर्कमस्टेंशियल एविडेंस के प्लेस जगह मिली के आपको टाइम टाइम तो बीजा कितना एविडेंस जगह होता है काम होता है तो तुम इधर आ सके हाँ, और बैठे। और भग, भगवान जो कुछ करता है तो कोई आदमी को कुछ करने की जरूरत नहीं है और आपको करता है तो इसकी करने की जरूरत नहीं है हाँ इस पॉइंट में आ रहा हूँ हाँ। जैसा whatever you put effort suppose a doctor doctor से और भगवान तो दूसरा कोई चीज नहीं है आपका स्वरूप ही है वो तो मैं मानता हूँ तो दूसरा कोई चीज ही नहीं सबका स्वरूप है नहीं तो भी थोड़ा सा तुम्हारा ऊपरी कितना है बॉस कितना है बहुत सारी बहुत लंबा चैनल है બોસની બધી પરંપરા તો બહુ લાંબી છે हम्म? બહુ લાંબી ચેનલ છે એની फिर कैसा है तुम्हारा ऊपरी एक भी नहीं है कोई भी नहीं है ओ, तुम्हारा ऊपरी में कौन है गुरु होता है गुरु मैं बता दूं आपका ऊपरी में कौन है यार मिस्टेक एंड यार जेंडर हाँ दो ही तुम्हारी ऊपरी है दूसरा कोई what I say as a critic critics are the good ये no? नहीं not me. your mistakes and your blunders they are the they are your masters पूछो ना Wha- what are the mistakes यार blunders and mistake uh, what are the types of uh, blunders ગોટા એ આ મિસ્ટેક ને બ્લન્ડર આપ જે કહો છો એ કઈ જાતની आपका नाम तो भूदेव को હા ભૂદેવ तो आप भूदेव बोलता है नहीं हाँ वो ब्लंडर है वो तो मेरा फादर नहीं किया फिर हाँ भूदेव तो आपका नाम है नहीं क्या आप खुद है એ દાદા એમ કે છે કે હું ભૂદેવ છું છું તે એ મિસ્ટેક મારી નહીં એ તો મારા પિતાની મિસ્ટેક हाँ उसकी पर ब्लंडर है वो निकल वो निकल सकता नहीं ब्लंडर किसको बोलता है देखो मिस्टेक और ब्लंडर को की कहता है उसका डिमार्केशन है कि जो दूसरे को मिस्टेक नहीं लगती है वो ब्लंडर है जो दूसरे को मिस्टेक नहीं लगती वो ब्लंडर है और आप खुद मिस्टेक को पहचान जाता है दूसरा भी पहचान जाता है वो मिस्टेक है मगर आप भी पहचानता नहीं दूसरे को पहचानता नहीं वो ब्लंडर है तो किसी को नहीं समझ में आएगा तो कुछ भी नहीं मिस्टेक ही नहीं होगा ना वो अगर ब्लंडर है वो आपकी मिस्टेक मेरी समझ में आएगी मेरी मिस्टेक आपको समझ में आएगी तो समझ में आएगा अच्छा अच्छा हाँ। तो ब्लंडर वो ज्ञानी पुरुष जो है ना वो तुमको ब्लंडर ब्लंडर क्या है तो ब्लंडर क्या ब्लंडर सुझे ब्लंडर है ब्लंडर सुझे मिस्टेक तो सर हाँ मैं भूदेव हूँ वो फर्स्ट ब्लंडर मैं एबाई का धनी हूँ सेकंड ब्लेंडर और ब्लंडर और I am son of my father ये थर्ड ब्लंडर है I means you mean to say I is a blunder not I I am Bhudev I am I am Bhudev जो आई आ रहा है no no I am Bhudev that is blunder you are not Bhudev still you believe वो नहीं है वो नहीं है उसका आरोप करता है वो सब ब्लंडर है आप आत्मा है तो ये ब्लंडर नहीं है और आप नहीं है वो जो आप बोलते हैं वो सब ब्लंडर है उसका ब्रदर हूँ उसका ऐसा हूँ हाँ। ऐसा हूँ मैं बंगाली हूँ मैं ब्राह्मण हूँ हम्म। वो सब ब्लंडर वो ब्लंडर निकलना चाहिए So that is in a short, that is the proudness. No? That is in Hmm, short is proudness. અહંકાર Ankar. હા એટલે આ બધું અહંકાર થી છે આ બધું અહંકાર થી છે अहंकार हाँ ये ब्लंडर से पहले ब्लंडर शब्द ये ભેગા ઓકે અહંકાર वो जितना ब्लंडर टूट गया इतना अहंकार टूट जाता है अब जो वो, वो साधु लोग को कितना ब्लंडर तोड़ देता है कि ये मेरी वाइफ नहीं मेरा ब्रदर नहीं वो सब तोड़ देता है और फिर मैं ये हूँ ये हूँ बोलता है वो ब्लंडर है हाँ, ये भी ब्लंडर है नहीं मैं मैं यही बोला ना मैं सोचा कि आप वो बोलोगे आई थॉट कि यू टेलिंग कि ये मेरा वाइफ है सपोज आई मैरी है तो अगर बीच में छोड़ देता हूँ कि नहीं मेरा वाइफ को छोड़ देता हूँ और मैं पूरा रिस्पॉन्सिबिलिटी तो मेरा कम्प्लीट नहीं हुआ ना half responsibility half half responsibility complete करके मैं भाग रहा हूँ दुनिया से क्योंकि मेरे को डर लग रहा है कि मैं रिस्पॉन्सिबिलिटी कम्प्लीट नहीं कर पाऊंगा इसलिए साधु बन जा रहा हूँ ये तो गलत है ना हाँ। गलत है જવાબદારી માંથી છૂટી જઈને હું સાધુ બનું છું એ તો ગલત છે ને જવાબદારી માંથી ભાગી જઈને સાધુ બનું છું એ તો ખોટું છે ગુનો છે ખોટું નહીં ગુનો છે ખોટું તો કરું પણ પકડાય પકડાવો પછી ભારત બોલે કે ચલો આ સિનેમામાં તો આપણે બોલને કા કે આજે દિન અમારે કુછ કામ હે તો બોલે કે નહીં અભી ચલો તો ને કા ડ્યુટી બાઉન્ડ ड्यूटी बाउंड हाँ, that is- ड्यूटी बाउंड है ડ્યુટી બાઉન્ડ पता भाग जाने की जरूर नहीं हाँ, वही होगा तुम्हारा विचार है भाग जाने का अभी तो सोचा ही समझ नहीं तो। ना। अभी सोचा ही नहीं हाँ। चैप्टर ही नहीं હજુ હજુ કઈ લગન બગન થયું નથી એટલે વિચાર હજુ લગન हाँ, થયું નથી એટલે लगन વિચાર करो शादी वादी करो आराम से मजा करो इसके लिए एक्सपीरियंस होता है મેરેજ में भी एक्ट शादी करने से एक्सपीरियंस अपने को होता है कि मेरा कितना और इसका कितना और बिजनेस में नफा मिलता है लड़का होता है लड़की होती है कितना नफा मिलता है इसमें ये तो इमेटेरियल प्रॉफिट एंड लॉस એ બધું ઇમટીરિયલ છે કે છે है એ બધું આપ જે કહો છો એ બધું તો ઇમટીરિયલ છે નાશવંત છે બધું मटेरियल लॉस इमेटेरियल जो आना तो आएगा ही जो जाना है तो जाएगा ही और हम ना रोक सकते ना एक बात है, क्या हाँ। इंग्लिश में बोलो I cannot pull I cannot push that is the thing કોઈ વસ્તુ જો આવવાની હોય તો હું એને ખેંચી શકતો હું એને અટકાવી શકતો નથી बरोबर અને કોઈ વસ્તુ જો ના આવવાની હોય તો હું એને ખેંચી શકતો નથી कंप्लीट राइट कंप्लीट करेक्ट ये क्या वो समझ में क्या फायदा होता है इसी समझ में समझ में क्या फायदा होता है ये है क्या क्या जहाँ जहाँ हम लोग मिस्टेक नहीं उसका विचार नहीं करने का इच्छा करने हाँ, वो ऐसा क्या था कि लाइफ और कॉम्प्लिकेटेड हाँ, है कि उसने मेरे को ऐसा क्यों नहीं करा और औरत कल्पना नहीं करने का ऐसी हो जाएगा ऐसी हो जाएगा ऐसी हो जाएगा ऐसा नहीं करेगा ऐसी आ जाएगा <laughs> <laughs> નહીં તો કહે નહીં તો બસ કલ્પના કરે નરકી જોઈ હતી ને નરકી ને જેવી કલ્પના કરે મેલે મેં નિર્દેશ આપણે શું કરી શકીએ? होते हैं जहाँ जहाँ आशा रखते हैं ना आशा आशा रखते हैं ना वहीं से निराशा का शुरुआत होती है જ્યાં આશા રાખીએ છીએ ત્યાંથી પછી નિરાશાની શરૂઆત થાય છે हाँ बरोबर रिलेशन है હા यही આશા यही आशा रखा ना कि मैं ए, ए, इनसे ये मेरे प्रोफेसर होंगे हाँ तो मैं ये आशा करना अरे सर को मैंने यहाँ पटा लिया चलो हाँ अब फिर कॉलेज में मिला सर मेरे को देखा भी नहीं उल्टा चला तो यहाँ से निराशा का पता मतलब ये शुरू हो जाता है આશા જ્યાં રાખીએ છીએ ત્યાંથી જ નિરાશાની શરૂઆત થાય છે काफी सरल है वही मैं बोलूँ आशा नहीं रखे तो बहुत अच्छी बात तुमको कोई आशा नहीं ना? मुझे तो नहीं पर एम्बिशन हम ये बनेंगे वो बनेंगे ये तो रखते हैं આશા નથી રાખતો પણ મહત્વાકાંક્ષા છે कि हम ये करेंगे અમે આ કરીશું તે કરીશું वो तो करेंगे वो तो नहीं तो फिर कभी आगे बढ़ ही नहीं सकते नहीं तो बजे हमें आगे नहीं बढ़ी सकिए वो तो सब होप है न सब आशा है न जी पर मेटेरियलिस्टिक उसका कंपाउंड स्वरूप है महत्वाकांक्षा महत्वाकांक्षा है होप्स कंपाउंड कंपाउंड स्वरूप कंपाउंड इसके लिए आशा रखना महत्वाकांक्षा वो जो आशा बोलता है एम्बिशन हाँ, पर वो जो कलेक्टिव जो है ना कलेक्टिव बन के वो महत्वाकांक्षा होती है एम्बिशन एम्बिशन पर वो आशा गलत नहीं होता है होता है પરંતુ એ જે મહત્વાકાંક્ષા છે તે તો ખોટું નથી ને महत्वाकांक्षा कौन सी बात की है हाँ कैरियर का वो या मटेरियल कोई- की बात की है कि इमटेरियल इमेटेरियल मतलब जैसा कि सपोज हम स्टडी कर रहे हैं तो स्टडी करने से अब मैं आशा करता हूँ कि मैं मेहनत करूंगा तो फर्स्ट डिवीजन लाऊंगा तो ये कोई गलत तो चीज नहीं है આ હું એમ કે આ પ્રમાણે જો અભ્યાસ કરું તો અભ્યાસ ની અંદર મહેનત કરું તો પછી હું આગળ એમ કે વધુ એ વધી શકું એવી હું જે મહત્વાકાંક્ષા રાખું એ ખોટું છે नहीं खोटा नहीं हाँ वही मैं बोल रहा हूँ इससे खोटा नहीं पर ये ये ये गलत हो जाएगा कि अगर मैं मगर आपने जानने का कि क्या फायदे के लिए मैं उधर जाता हूँ वो जानने का पहला हाँ नहीं पर दूसरा अगर लाइन अगर आप ज- मैं सोचता हूँ आप जो मैं बोलना चाहते होंगे कि जैसा मैंने एलएलबी करा तो एलएलबी ये हमने सोचना बंद कर दिया कि मैं फर्स्ट डिवीजन आऊंगा पर मैं सोचूंगा मैं वकील बन के खूब कमाऊंगा कमाऊंगा कमाऊंगा फिर वो खराब रहता है બરોબર એ એમ કે છે કે મેં એલએલબી નો અભ્યાસ શરૂ કર્યો તો એલએલબી ની અંદર હું બહુ સારી રીતે પાસ થયું અને એ સારી રીતે એમાં પરિણામ લાવવું એ મહત્વાકાંક્ષા બરોબર છે પરંતુ કે છે આજે જ હું એલએલબી નો અભ્યાસ કરતી વખતે મોટો વકીલ થઈશ ને મોટું કામ મને જીતીશ ને પૈસા ભેગા કરીશ ને પ્રતિષ્ઠા પેદા કરીશ ને એ બધું ખોટું છે हाँ ये बदल ये बदल ठीक नहीं है हाँ ऐसा अभी अभी जो काम करता है ना हम्म। इसको ही पहचान करो हाँ। दूसरा कुछ आगे की बात छोड़ दो विवेकानंद वही कहते हैं एक बार जैसा उसको मैं- तरंग बोलता है तरंग તરંગ હા विवेकानंद તો તર્ક અને તરંગ તરંગ માં જાણે છે તરંગ માં જાણે આજે તે આવ્યું છે એમાં મજબૂત રાખો મજબૂત આજે જો what you do you study you be perfect in that વર્તમાન માં જીવો કઈ લીવ ઇન ધ પ્રેઝન્ટ ભવિષ્યકાળ ની લાઈફ ના જીવો કઈ નહીં તો દુઃખી એટલે એવું કરીશ તો દુઃખી થશે તમે આત્મા છો એ તમને સમજણ પડી મેં શું કહ્યું ગુજરાતી ગુજરાતીમાં દાદાએ જે તમે આત્મા છો હમ તમે આત્મા છો એ સમજ પડે દાદા અત્યારે ગુજરાતી he spoke in Gujarati that you are Atma. હમ You આત્મા follow છો. it? હા In Gujarati, do you Correct. follow it? હા, આત્મા છો મતલબ હા. હા આપણે એવું જ બોલવાનું છે ને બરોબર. થોડા ઘણા વાક્ય I came only just one month in नहीं, नहीं, Baroda ना तो I just पॉइंट पॉइंट अलग है वो जो अभी गुजराती में बोलते हैं मैं आत्मा हूँ वो आपको समझ में पड़ी हाँ तो वो जो ज्ञान में गुजराती में बोलेंगे इंग्लिश जानते नहीं अच्छा अच्छा तो उसमें समझने की दिक्कत नहीं पड़ेगी नहीं मैं यू कोशिश कैन कर रहा रिपीट हूँ। You can repeat whatever speak अच्छा अच्छा फॉलो करने की बात नहीं करना પણ દાદા આપને જ્ઞાનની વખતે તો આપ જે બોલો છો તો બુદ્ધિનો તો બુદ્ધિને જ બહાર મૂકવાની છે ફક્ત આપ જે બોલો તે જ પ્રમાણે હા બોલવાનું છે. બસ એટલા શબ્દ બોલી अच्छा I have to repeat. હા what દાદા says you have to Gujarati. repeat it without uh, Interference. હા, yeah. without interference of the Can you interview. repeat them? I'll repeat. Can you repeat? કરી શકીશ હું બરાબર કાલે આવો, બોલો તો એવું કરો કે કાલે મારે એક સવાલ પૂછવો છે ના પૂછો પૂછો બધા દસ સવાલ આપડે વિતરાગ નો ધર્મ છે ચોવીસ કરોડ વિતરાગો નો ધર્મ છે તમે જેટલા સવાલ પૂછતા એટલા પૂછાય અડતાલીસે આગમના સવાલ એ પૂછાય તો અડતાલીસે આગમના સવાલ એટલે બોક્ષે જતા સુધી ના દેખાડું તમને કહેતા બધા સવાલ જોઈને કઉ છું પાછું વાંચી નહીં પુસ્તક નું નહીં ગમતું પુસ્તક વાંચ્યા નથી મારો તો હાલમાં છે તમને સમજ જ પડે નહીં મારો એક સવાલ આપને પૂછવાનો છે હાજી બોલો આપણને આત્મજ્ઞાન થઈ ગયું હોય તો કેવી રીતે ખબર પડે પોતાને કેમ ખબર પડે ખબર આપણને પોતાને આત્મ જ્ઞાન થયું હોય તો કેવી રીતે ખબર પડે બુદ્ધિ ના હોય તો જેને બુદ્ધિ જરાય છોડો ના હોય તો આત્મ જ્ઞાન આત્મજ્ઞાન થયેલું છે બુદ્ધિ હોય તો હજી આત્મજ્ઞાન હોય નહીં તો હવે સમ્યક્ત થાય સમ્યક્ત થાય પણ પૂરું આત્મજ્ઞાન ન થાય સમ્યક થયું એની કેવી ખાતરી શું આપણને અનુભવ શું થાય સમ્યકત્વ થયું હોય તો તેનો ખાતરી શું એનો અનુભવ શું થાય સંયમ પરિણામ વર્તે સંયમ પરિણામ એટલે આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન ના થાય આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થઈ જાય મેં દીક્ષા ને લગભગ આજે બાવીસ ત્રેવીસ વર્ષ થયા એમાં લગભગ દીક્ષા લીધા પછી બે વર્ષની અંદર ઉવ સબરમની આખી નવપારવાળી એટલે એકસો આઠ ઉવ સબરમ ગણતા ગણતા શરીર અને મન અને આત્માનો મારે ભેદ પડી ગયેલો પછી અમુક અમુક મને એવું આવે પણ હજી મને આમ સંપૂર્ણ એમ નથી થતું એટલે મને આમ એકદમ જિજ્ઞાસા તીવ્રતા તમને મળવાની ઘણા ટાઈમથી ભાવના હતી કારણ કે છાપામાં હું વાંચતો ને એટલે કહું દાદા ભગવાન મળી જાય ને તો સારું તો અહીંયા મળી ગયા બરાબર એટલે તીવ્ર ઈચ્છા છે અંદર જંખના છે પક્ષા પક્ષી અમારે નથી કોઈ સાથે અમારે કોઈ સાથે પક્ષા પક્ષી નથી પેપરમાં વાંચ્યું પેપરમાં પેપરમાં વાંચ્યું એટલે અમને આત્મ આત્મજ્ઞાનની જંખના છે જે સાચા પુરુષો છે એને સલ્યક્ષ તરફ જ હોય બીજી જંખના ના હોય મારી તારી ના હોય પક્ષા પક્ષી મારી તારી ના હોય પણ પછી સંપૂર્ણ સમાધાન નથી થયું એટલે એ ખોજમાં જ હતા અને આપની વાત પેપરો દ્વારા મળી અને ખુબ જિજ્ઞાસા છે કે દાદા પાસે જઈએ અને કોઈ એવું પક્ષા પક્ષી નથી કે ભાઈ એવું કઈ પોતાનું મત એવો નથી એટલે એ જયારે મને ભેદ જ્ઞાન થયું એનો એક એનો અર્થ એવો હતો કે મારા પગની ઘૂંટણીની અંદર પાકતું હતું અને હું પલોઠી વાળીને બેઠો હતો હવે એકસો આઠ હું ઓસગ્રમ ગણું તો લગભગ કલાક સવા કલાક થાય હવે સવા કલાકમાં ઓલો પગની અંદર પાકે એ મને ખબર નહીં એટલે અંદર મને એમ કીધું કે હવે હું માળા નહીં ગણું આત્મા કે મારા હુકમથી તારે કરવું જ પડશે કારણ કે તારે અને મારે ને શરીરને કાંઈ લેવા દેવા જ નથી ઓલું મન કે પણ મારું શરીર સારું ન હોય અને મારો પગ એવી રીતે ન બેઠી શકે એવો હોય તો પછી હું શું કરું એટલે બિલકુલ હું તો નહીં ગણું પણ કહેવાનું શું કે ત્યારે આત્માના કહેવાથી એને સંપૂર્ણ માળા ગણી અને મને પણ ખબર પડી કે આ આ જે પાક્યું છે એ અંદર નસ્તર મેકવાનું છે અને પછી એનું નસ્તર મેકવાનું બધું સારું થઈ ગયું એટલે આવું થયા પછી ફરી વખત કોઈ થતું નથી એમ સપનાઓ ભગવાનના સપનાઓ ખૂબ આવે બહુ એવા સારા સારા સપનાઓ બહુ આવે રોજ આવે હું આપને કહું કે આર્થ ધ્યાન સૌદ ધ્યાન ના થાય સંજોગ કોઈ સંજોગોમાં તો જાણવું કે આપણી પાસે આત્મજ્ઞાન આવી ગયું લગામ આત્મા આવી ગઈ છે આપણા એટલે આ વસ્તુ એવી ને કે જ્ઞાની હોય ને એ જાણી શકે ને એટલે આપને પૂછવાને માટે જિજ્ઞાસા ઘણા ટાઈમ મને તો સંતો મળવાની બહુ ઈચ્છા હોય બધી જાતની વાતચીત કરી શકો છો આ બધી જાતનું અમારી અહીંયા આગળ આ તમારું ઘર છે અને અમારે ભેદભાવ છે અમારે જુદી છે સાહેબ ને કેમનું છે મારાથી તો વડીલ તરીકે છે મોટા છે મારાથી મોટા છે એમના વડીલ છે એમનાથી મોટા છે ભેદ જ્ઞાન કરાવીએ છીએ એટલે લાઈનો ડિમાર્કેશન પડી જાય છે આ આત્મા ને આ અનાત્મા ભૂતગલ ને આત્મા બે જુદા પડી જાય હરે એટલે ફરી ભેગાકા એકાકાર થાય નહીં પછી આત્મા નિરંતર આત્મા જ રહે જાગૃતિ આખા દિવસ ની રહે નિરંતર એટલે આ બધાને એવું કરેલું બધાને એવું વીસેક હજાર માણસ ને કરેલું છે તે નિરંતર જાગૃતિ રાત ધ્યાન ના થાય બધાને ચિંતા ના થાય ઘરમાં રહેવા છતાં ચિંતા ના થાય ઘરમાં રહેવા છતાં ચિંતા ના થાય શું થાય તમે કહો અહીંયા આગળ કહો તમારે પેલા શું થતું હતું અહીં જ્ઞાન નતું લીધું ત્યાં સુધી રામચંદ્ર ને કેવું જ્ઞાન હતું શ્રીમદ રાજચંદ્ર ને કયું જ્ઞાન હતું શ્રીમદ રાજચંદ્ર ને કયું જ્ઞાન હતું એ તો જ્ઞાની પુરુષ હતા સંસ્કૃતિ જ્ઞાની પુરુષ હતા તો ને એને ચિંતા થતી હતી અંદર આનંદ હતો બહાર ચિંતા હતી અંદર આનંદ હતો કાલ સંયક્ત થયેલું હતું એટલે અંદર આનંદ હતો આત્માનું જ્ઞાન થયેલું હતું તે અમુક આવશે સર્વાંશિક જ્ઞાન નહીં સર્વાંશિક જ્ઞાન થયેલા ત્યાગ કરવો ના પડે કોઈ ચીજ તો ત્યાગા ત્યાગ ના હોય ઉદય પ્રમાણે જ વર્તે જેને સમાવશે જ્ઞાન આપવાનું થયું છે તે ઉદયાધીન હોય ત્યાગા ત્યાગ ના હોય ત્યાં ત્યાગ કરું આ ત્યાગ કરું શું ભાઈ ઉદય ના આધીન જ્યાં ઉદય આવે ને ઉદયાધીન એટલે શું પોતાનું છે તે પોતા પણ ના હોય એમાં બીજા લોકો જેમ કે એમ કરે અમને જ્યાં કે અમે લઈ જઈએ અમે જો અમને તેડી જાય તો જઈએ પાછા આવ પાછા આવીએ અમારું પોતાનું નહીં કશું જે ખાવાનું મૂકે તે ખાઈએ ના ખાવાનું મૂકે નહીં તો એટલે ઉદયાધીન હોય જયારે એમને ત્યાગ કરવો પડતો હતો પણ શ્રેણી ઘણી ઊંચી હતી સારી અને આ આશ્રમ વિજ્ઞાન છે તે અમને ઘરમાં બેઠા ચિંતા ના થાય હજારો માણસોને કઈ દસ પંદર હજાર માણસો એવા શિક્ષક ઘરમાં ચિંતા નહીં ધંધા રોજગાર કરે આ વિજ્ઞાન વિતરાગોનું વિજ્ઞાન એટલું સુંદર છે સમજે તો ઉકેલ આવે એવું છે સહજ છે સરળ છે સુગમ છે પણ પ્રાપ્તિ દુર્લભ છે કેમ પ્રાપ્તિ દુર્લભ છે કે એવા જ્ઞાની પુરુષ મળ્યા નથી એવા ભેદ વિજ્ઞાની મળ્યા હોત તો નિવેડો આવી જાત કે ભેદ વિજ્ઞાની આત્મા જાણ્યો નથી આ શાસ્ત્ર જાણે પણ આત્મા જોડ્યો આત્માને જાણે તો શાસ્ત્ર કામ અને આત્મજ્ઞાની કોનો કોનો મોક્ષ કે છે ભગવાન કે આત્મજ્ઞાની અને આત્મજ્ઞાની ના આશ્રયવાદ નો એમને આશ્રય જે આવેલા છે એ માર્ગ ભાગ પર ગયેલા છે એમનો મોક્ષ છે એક અવતાર બે અવતાર પાંચ અવતાર પણ એ નજીક ટાકા મોક્ષી જનારા છે એટલે આમાં ભેદ વિજ્ઞાની હોવા જોઈએ અને હવે તો આ શરીરમાં એક ક્ષણ શરીરમાં રહેતા નથી આજ પચીસ વર્ષથી શરીરના પાડોશી તરીકે રહીએ છીએ શરીરની માલકી પણ નથી અમારી આ વાણીની માલકી અમારી નથી આ કોણ બોલે છે આપણી સાથે બોલે છે હા એટલે આ ટેપ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે અને હું તો જ્ઞાતા દસતા છું આ લખતા ઓરિજિનલ ટેપ આપશો તો આ રીતે છે આપો ને આ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે હું બોલતો નથી હું તો બધા બોલ્યો જ નથી તો હું તો જ્ઞાતા રસ્તા ભાવમાં જ ભોગ છું આ ટેપ રેકર્ડ બોલે ત્યારે હું જાણ્યા કરું કે કઈ ભૂલચૂક થઈ હોય તો મને ખ્યાલ આવે ભૂલચૂક હોય નહીં કોઈ વખત હોય તો ખ્યાલ આવી જાય નોંધ થઈ જાય નવા શાસ્ત્રો જ રચાય આ વાણી જ્ઞાની ની વાણી એટલે શું નવા શાસ્ત્રો બધા રચો અડતાલીસ આગમ બીજા લખી રાખો કેવ જ્ઞાન માં ચાર અમુક થશે એટલું ઓછું આવશે ફક્ત બીજું કઈ વાંધો નહીં આવે એટલું ઓછું આવશે ચાર એટલે દુનિયા જરૂર નથી અત્યારે ચાર વર્ષથી છેલ્લા ચાર વર્ષની જે જરા કેવળ જ્ઞાન જોવાનું અટક્યું છે કેવળ દર્શન સમજાઈ ગયું છે જગત સમજમાં આવી ગયું ઉત્પન્ન થવું વિનાશ થવું ધ્રુવ રહેવું એ બધું સમજમાં આવી ગયું જ્ઞાનમાં નથી આવ્યું એટલે કેવું જ્ઞાન ના આપણે જરૂરી નથી મારે તો છે કે જે સુખ હું પામ્યો એ સુખ જગતના લોકો પામો અને આજનું આ સંઘર્ષણ ઉડી જાઓ બંધ થઈ જાઓ તો ફરી રચના થઈ જાઓ જગતમાં હજુ આ પાંચમો આરો છે ત્યાં સુધી ભગવાનનું શાસન છે ત્યાં સુધી કઈ પણ સાતા રહેવી જોઈએ શું કહ્યું એટલે મારી જોડે લગભગ આ આવા બધા છોકરાઓ બોકરા બધા કર્મચારી છે મન વચન કાયાથી લગભગ સો એક છોકરાઓ સો એક છોકરાઓ મન વિચાર કાયા ભ્રમ કરી જય નથી તમે ગભરાવ છો કશું બરાબર છે નીકળી ગયું એમ ને ચાલો સારું અમે એવો તો શું મોટો ગુનો કર્યો છે કે આવું તમને હોય ડાક્ટર ચાલવા હું નીચે બેસું છું તમે સત્સંગ તે તમે આલો ને જે સામાન હોય તે આપો બીજો આપો મોટા મોટા ગઠ્ઠાધિપતિ અવરું હું બોલે કેટલાક તરત એવું છે એ અમને સંસારી કહેવાય નહીં આત્મજ્ઞાની જે થઈ ગયેલા દેહનો માલિક ન હોય સંસારી સ્થિત કહેવાય જે દેહનો માલિક હોય તેને સંસારી કહેવાય આ ખબર તો આવે સતત હોય નિરંતર મહાવ્રત થી આગળ ગયેલા નિરંતર સંયમ વાળા બારમું પૂર્ણ ટ્રાન્સફર થયેલું હોય તેરમું જ બાકી હોય એટલે સાહેબ બધું જે પૂછવું હોય પૂછાય આપણે આપણે બધા જુદા નથી જે છો તમે છો એ હું છું ને એ છે બધા કોઈ ઉપર આવરણ વધારે હોય કોઈ પર આવરણ વધારે ઓછું હોય કઈ પણ આવરણ છે એ સદમસ્ત અવસ્થા કહેવાય છે શું કહેવાય છે બે બે ડિગ્રી ઓછો આવડે પણ એને સર્વસ્થ ભગવાને કહી દીધી પણ અત્યારે તો આ કાળમાં કર્મસ્થય હોય તો કામ નીકળી જાય ને આત્મજ્ઞાની ખરા ને કર્મસ્થય થતા આત્મજ્ઞાની ખરા ને આત્મજ્ઞાની બધી ચીજ આપે ભેદ વિજ્ઞાની શું ના કરે નિમિત્ત છે નિમિત્ત નિમિત્ત વગર તો મળતું નથી ને શું કે નિમિત્ત વગર ઉપાદાન કામ જ નહીં કરે ઉપાદાન નિમિત્ત ભેગા થાય એટલે રાગે ભરી જાય સાહેબ કઈ નહીં પેલા સાહેબ શું બોલે તો ત્યાં આગળ ગયા હતા એમ કે આપ કે છે જગત ને ઠગો છો પોતાને જ્ઞાની ભગવાન કેવડાવો છો જગત ને સ્ત્રીને તો માગણી કરવી પડે કે એક બે પુત્ર દાન આપો બસ શું નથી અડે ને આ કેવું ભયંકર ચાલે ભારે ખબર જ નથી કે આ સુખનો વિષય છે શું છે તે આ ખર્ચ છૂટ્યા પણ આ લોકોનું શું થાય છૂટાવવા માટે તો કરીએ જો કે પણ છૂટાવવા નથી કોઈને મુશ્કેલી કેટલું બધું મુશ્કેલી મુકાયું છે આખો દાડો રાત દાડો કટાય આત્મા જ વર્તે છે કટાય આત્મા ઇન્દ્રિય આત્મા બિલકુલ છે જ નહીં કટાય આત્મા જ છે નિરંતર કટાય આત્મા કચાય રહિત આત્મા થાય ત્યાર કેટલી ઉંમર થઈ છે ઉંમર નો તો કઈ ખ્યાલ નથી દીક્ષા નો ખ્યાલ છે ઉંમર નો ખ્યાલ નથી દીક્ષા નો ખ્યાલ છે દીક્ષા નો કેટલો વર્ષ છે દીક્ષા ને સત્તર માં લીધી સત્તર સોળ માં સત્તર માં પણ ભેદ જ્ઞાન તરત થઈ ગયું પણ ભેદ જ્ઞાન તરત થઈ ગયું દીક્ષા પછી ભેદ જ્ઞાન તરત થઈ ગયું ભેદ જ્ઞાન ભેદ જ્ઞાન તરત થઈ ગયું હવે પૂરું સંપૂર્ણ આત્મજ્ઞાન ની ઈચ્છા છે અને એના માટે હું આમ પાગલ જેમ ફરું છું પણ હજી આગળ જવાતું જ નથી હવે જ્ઞાન ની ઈચ્છા છે એના માટે હું પાગલ ની જેમ ફરું છું પણ થતું નથી થશે થશે એકદમ ભાવ થશે મારા સાહેબ પૂછે છે કે આપનું કઈ ધ્યાન ધરવાનું હોય છે આપને કઈ ધ્યાન ધરવાનું હોય છે ધ્યાન ધ્યાન કરવાનું હોય છે કઈ ધ્યાન કરવાનું હોય છે કરવાનું ધ્યાન ને એ તો બધું ગોઠવાયું એ તો ગોઠવાયું સારું ધ્યાન કરવાનું એમને જ શુક્લ ધ્યાનમાં ત્યાં કર્યા બધાને શુક્લાચાર્ય એમને વર્તે આ કાળમાં નથી શાસ્ત્રે ના પાઈ છે છતાં લોકો શુક્લાચાર્ય વર્તે એમને કરવું ના પડે કરવું પડે ધ્યાન જ ના કહેવાય કરવું પડે ધ્યાન જ કહેવાય એ ધ્યાન ખરા અજ્ઞાન સ્થિતિમાં તે પદસ્થ જ્ઞાન રૂપસ્થ એ બધા ધ્યાન કરો તો તે પણ તે ધ્યાન ના કહેવાય પદસ્થમાં એકાગ્રતા થઈએ ત્યારે આનંદ થાય આનંદ એ ધ્યાન કહેવાય પછી ધ્યાન ત્યાં તો રહું તો ત્યારે આ સુધી એની મેરેજ થયા કરે આપણે કરવાના પડે એની મેરેજ થઈ જાય અને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એ પરિણામ છે કોઈ ગાળ દેતી વખતે કોઈ ગાળ દે અપમાન કરે તે વખતે આપણને ભગવાનની આજ્ઞા ખ્યાલ થાય કે આ મહારાજ કર્મનો ઉદય છે માટે એ તો બિચારું નિમિત્ત છે એમ કરીને જો પરિણામ બદલાય તો એ તે ધર્મ ધ્યાન થયા કહેવાય જો રૌદ્ર ધ્યાન થવાનું હતું તે રૌદ્ર ધ્યાન અટક્યો એનું નામ ધર્મ ધ્યાન બાકી આ મંદિરોમાં જાય છે કે ધર્મ ધ્યાન ગણે ને ધર્મ ધ્યાન ધર્મ ધ્યાન ધ્યાન હોવું જોઈએ જવું છે કે જય શ્રી કૃષ્ણ આવજો બીજું